ધર્મ ધ્યાન કોને કહેવાય આર્તને રૌદ્ર ધ્યાન ના હોય તો ધર્મ ધ્યાનમાં આવ્યો કહેવાય આર્તને રૌદ્ર ધ્યાન બંધ થાય એટલે નવા કર્મો બંધાતા અટકે પણ તેમ બને તેવું નથી એ તો અમે સ્વરૂપ જ્ઞાન આપીએ ત્યાર પછી જ બહાર ધર્મ ધ્યાન શરૂ થાય ને મહી શુક્લ ધ્યાન વર્તે અને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય આ અક્રમ માર્ગ છે એટલે બાહ્ય ક્રિયા મિથ્યાત્વી જેવી એની એ જ રહે પણ ધ્યાન આખું બદલાઈ જાય ભગવાને કહેલું ધર્મ ધ્યાન હોય તો એ નિક્લેશ હોય ક્લેશ ના હોય પૈસા ઓછા વધતા થાય પણ નિક્લેશ હોવું જોઈએ આવું ક્લેશ રહિત ઘર ખોળવું એ મુશ્કેલ છે મતભેદ એ ક્લેશ કહેવાય છે અને ક્લેશ છે ત્યાં સંસાર ઊભો છે જેનો ક્લેશ ભાંગ્યો એ ભગવાન પદમાં આવ્યો ગણાય નાના પ્રકારના ક્લેશ થાય ને પછી તેનું મોટું સ્વરૂપ થઈ જાય આ મતભેદમાં અને ક્લેશમાં મહાપરાણે મળેલો મનુષ્ય અવતાર એળે જાય જેટલો ટાઈમ ક્લેશ કરે એટલો ટાઈમ એ જનાવરની ગતિ બાંધે સજ્જનતામાં જનાવરનું ના બંધાય